પરમાત્માને મળવાની મને હજુ ઈચ્છા થતી નથી મારા કરતા ગાયો શ્રેષ્ઠ છે વિદુરજી લીલા સાથે શ્રી કૃષ્ણનું ધ્યાન સ્મરણ કરતા તન્મય થયા એ સમયે શ્રી ઉદ્ધવજી ત્યાં પ્રવાસમાં પ્રભુએ ઉદ્ધવજીને ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો અને ઉદ્ધવજીને આજ્ઞા કરી કે બદ્રિક આશ્રમમાં તમે જાઓ હિમાલયમાંથી ગંગાજી નીકળે છે એ ગંગા માના દર્શન કરતા કરતા મન શાંત થઈ જાય જે ભાગવતમાં લખ્યું છે એવું આજે પણ છે બદ્રિકાશ્રમમાં ગંગા માના દર્શન કરતા કરતા સમાધિનો આનંદ મળે ગંગાજીનો વેગ એવો છે ખખર શબ્દ કરતા ગંગામાં દોડે એ ભૂમિના પરમાણુમાં એવી શક્તિ છે અનાયાસે મન શાંત થાય મનમાં ખરાબ વિચાર આવે નહીં મનમાં સાત્વિક ભાવ જલ્દી પ્રગટ થાય ઉદ્ધાવ તું બદ્રિક આશ્રમમાં ગંગા કિનારે જા ગંગાજીનો બહુ મહિમા વર્ણન કર્યો છે ઉદ્ધવજીને શ્રી કૃષ્ણનો વિયોગ સહન થતો નથી ઉદ્ધવજી હાથ જોડીને બોલ્યા છે એકલો તો આજ સુધી કોઈ ઠેકાણે ગયો જ નથી મારા માલિક પધારે તમે પધારો તો તમારે પાછળ પાછળ હું તમારા વિના મને ગમતું નથી તમે પધારો ઉદ્ધાર તો એવું કેમ માને છે કે હું એકલો સારા હૃદયમાં ચૈતન્ય રૂપે હું જ રહી ઉદ્ધવ તું એવી ભાવના કરશે મારા હૃદયમાં ભગવાન છે મારું ધ્યાન સ્મરણ તું કરે ત્યાં હું પ્રગટ થઈશ હું તારી સાથે કેવી રીતે આવું કાયદો ના પાડે એકલો જીવ આવે છે ને એકલો જીવ જાય છે એવો કાયદો છે ઉદ્ધવ તું મારું ધ્યાન કર સ્મરણ કર ત્યાં હું પ્રગટ થઈ ઉદ્ધવ તું એવી ભાવના રાખજે કે હું એકલો નથી શ્રીકૃષ્ણ મારી સાથે છે ત્યારે ઉદ્ધવજી વારંવાર વંદન કરીને બોલ્યા કે ભાવના પણ નિરાધાર થતી નથી ભાવના કરવા માટે મને કોઈ આધાર આપે મારું મન માને કે હું એકલો નથી ઉદ્ધવજીએ બહુ સેવા કરી છે પ્રભુને દયા આવી ઉદ્ધવ હું તને શું આપું માલિકના ચરણમાં સુંદર પાદુકાઓ અને તે ચરણની પાદુકા ઉદ્ધવજીને આપી છે પ્રેમમાં એ શક્તિ છે પ્રેમે જડને ચેતન બનાવે છે પાદુકામાં ઉદ્ધવજીને શ્રી કૃષ્ણના દર્શન થાય પાદુકા નથી પ્રત્યક્ષ પરમાત્મા છે રામાયણમાં વર્ણન આવે છે ચિત્રકૂટમાં પ્રભુએ ભરતજીને આજ્ઞા કરી કે તું હવે અયોધ્યામાં છે બાળક જેવા ભરત રડવા લાગ્યા મને પ્રભુએ કોઈ દિવસ નારાજ કર્યો નથી અને બહુ આશા હતી કે જય સીતારામજી પાછળ થવા હું એકલો જ શ્રી રામ વિયોગ સહન થતો હતો તો ભરત બાળક જેવા રડવા હાથના આંખમાં આંસુ આવે છે એટલે રામજી એક સહન થતો નથી પ્રભુને દયા આવી ભણે એક સ્વરૂપે હું વનમાં જઈશ અને એક સ્વરૂપ રામચંદ્રજીએ ભરતજીને ચરણની પાદુકા આપી દ્વારકાનાથ શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને ચરણ પાદુકા આપી પાદુકાજીની આજ્ઞા લઈને ભરતજીએ ચૌદ વર્ષ રાજ કર્યું છે પાદુકાજીની પ્રેમથી પૂજા કરે ભરતજીનો એવો નિયમ હતો સાયંકાળે પાદુકાજીનો ફૂલથી સુંદર શૃંગાર કરે અને પાદુકાજીમાં આંખ સ્થિર કરી સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ જપ કરે કોઈ કોઈ વખત ભરત વ્યાકુળ થાય રામ દેખાતા નથી કઈ કઈ મારા રામને કહેવાનું હરકત નિકાર છે રામ દેખાતા નથી તે રામ વિયોગમાં વ્યાકુળ થઈને ભરત રડવા ત્યારે એ પાદુકામાંથી શ્રી સીતારામજી બહાર ભરતને દર્શન આપે ભરતને સમજાવે ભરત હું કઈ વનમાં ગયો જ નથી હું તો ઘરમાં છું વિયોગમાં સંયોગનો અનુભવ થાય શ્રી વિયોગમાં રામજીનું ધ્યાન સ્મરણ કરતા તન્મયતા થાય ભરતજીને એવું લાગે છે કે સીતારામજી અહીંયા જ છે ઉદ્ધવજીને ચરણ પાદુકાઓ આપી છે એ ચરણ પાદુકા મસ્તકમાં ધારણ કરી ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં જાય છે ત્યારે રસ્તામાં શ્રી યમુનાજીના દર્શન થયા પ્રેમધામ વૃંદાવનના દર્શન થયા છે અને તે વૃંદાવનને જોતા હૃદય ભરાયું મારા માલિક નાના હતા ને ત્યારે અહીંયા રમતા હતા અહીંયા બહુ લીલાઓ કરી છે લીલાધામ શ્રી વૃંદાવન છે ઉદ્ધવજીએ વિચાર કર્યો છે આજે આખી રાત શ્રી યમુના મહારાણી માના ચરણમાં ઉડે શ્રી મહારાણી માં કૃપા કરે મને કોઈ વૈષ્ણવના દર્શન થયા કોઈ ભગવાનનો લાડીલો ભક્ત વૈષ્ણવ મળે ને તો મારે થોડો સત્સંગ કરવો પણ વૈષ્ણવ ન મળે તો હું આખી રાત મૌન રાખીને જપ કરીશ જેને મારો કનૈયો વાલો ન લાગે જેને પ્રભુમાં પ્રેમ નથી એવા જીવ સાથે વધારે બોલવું નહીં તમે જે માનવ સાથે બહુ વાતો કરો છો એ તમારા મનમાં ઘર કરે છે જેને પાપની બીક લાગતી નથી જેને પ્રભુમાં પ્રેમ નથી જેને શ્રી કૃષ્ણ દર્શનની ઈચ્છા નથી એવા જીવ સાથે બોલવાથી શો લાભ છે ભગવાનનો લાડીલો કોઈ વૈષ્ણવ મળે તો જ મારે બોલવું છે નહીં તો હું મૌન રાખે ઉદ્ધવજી યમુનાજીમાં સ્નાન કરે છે ચારે બાજુ નજર કરી રમણ રેતીમાં વિદુરજી વિરાજતા હતા અને તે સમયે વિદુરજી રાધાકૃષ્ણની માનસી સેવા કરે રાધાકૃષ્ણની મનથી આરતી ઉતારે અને તે આરતીના સમયે હૃદય આર્ત બન્યું હું ભગવાનથી તો પડ્યો ભગવાનના મને પ્રત્યક્ષ દર્શન ક્યારે છે શું કહે આરત બને ત્યારે આરતી થાય રાધા કૃષ્ણનું સ્વરૂપ પધરાવ્યું છે અને પ્રેમથી સેવા કરતા હતા માનસી સેવામાં ભગવાનની આરતી ઉતારી મનથી જ આરતી ઉતારતા શરીરમાં રોમાંચ આવે આંખમાંથી ધીરે ધીરે પ્રેમાશ્રુ નીકળે છે ઉત્સવજી તે જુઓ આ કોઈ મહાન વૈષ્ણવ નથી આ માનસી સેવા કરતા હશે કોણ બેઠા છે ઉદ્ધવજી પાસે આવ્યા છે તે ઓળખી લીધા આ તો મહાન વૈષ્ણવ વિદળજી વિરાજેલા છે એમને વંદન કર્યું ઉદ્ધવજીને એવી ઈચ્છા થઈ કે હું વંદન કરું પણ તે સમયે વિદુરજીની આંખ ઉગડી અને ઉદ્ધવજીના દર્શન થયા છે મહાન ભગવદ ભક્ત એવા ઉદ્ધવજીના દર્શન કરતા આનંદ થયો ઉદ્ધવજી વંદન કરે તેના પહેલા વિદુરજી ત્યાં વિનયની મૂર્તિ હોય છે વૈષ્ણવ વંદન માગે નહીં વૈષ્ણવ વંદન આપે ઉદ્ધવજી દોડતા ગયા વિદુરજીને ઉઠાવી દીધા છે મને વંદન કરવાની ઈચ્છા પણ મને સાષ્ટાંગ પ્રણામ કરે ઉઠાવી દીધા છે આલિંગન આપ્યું યમુનાજીના કિનારે બે વૈષ્ણવોનું મિલન થયું ચાર મિલે તો ચોસઠ ખીલે વીસ રહે કરજોર હરિજન સે હરિજન મિલે તો હશે સાત કરો ચાર આંખ જયારે એક થાય ચાર મિલે તો ચોસઠ કિલે એક એકને બત્રીસ આંખ હોય છે વીસ રહે કરજો દસ આંગળીથી વંદન કરે માનવના શરીરમાં સાડા ત્રણ કરોડ રૂવાટા હોય કોઈ પ્રભુ પ્રેમી વૈષ્ણવ મળે છે ત્યારે રોમ રોમમાંથી આનંદ પ્રગટ થાય આવી સત્સંગમાં કીર્તનમાં બહુ આનંદ આવે હશે સાત કરોડ સાયંકાળના સમયે ઉદ્ધવ અને વિદુર યમુનાજીના કિનારે મળ્યા છે બે અંદરથી રંગાયેલા હતા બે જણ ભગવાનના માટે પાગલ જેવા થયા વૈષ્ણવના ઘરમાં એક જ વિષય હોય છે શ્રી કૃષ્ણ બીજો કોઈ વિષય ન મળે વૈષ્ણવો મૌન રાખીને પ્રભુના નામનો જપ કરે છે કદાચ બોલે તો ભગવાનની જ વાર્તા કરે સંસાર વ્યવહારની વાતો વૈષ્ણવોને ગમે નહીં અહંકારે મિલન થયું અને ત્યાં સત્સંગનો આરંભ થયો આખી રાત સત્સંગ કર્યો કૃષ્ણ કથા કૃષ્ણ કીર્તન કરતા તન્મય બને પાગલ થયા વિના તો પૈસો પણ મળતો નથી અતિ લોભી માનવ પૈસાના માટે પાગલ જેવો થાય બહુ રખડે છે ઘણાની ખુશામત કરે છે લોભી માનવ પૈસાના માટે પાગલ જેવો હોય અતિ કામી જીવ કામસુખ ભોગવવા માટે પાગલ જેવો જ થાય છે પાગલ થયા વિના તો પૈસો મળતો નથી પાગલ થયા વિના પરમાત્મા કેવી રીતે મળે બે જણ પાગલ જેવા હતા કોઈએ પાણીનું પણ સ્વાગત કર્યું નથી કોણ સ્વાગત કરે પ્રભુ મિલનની તીવ્ર ઈચ્છા આખી રાત સત્સંગ કર્યો છે ભાગવતમાં આવા પ્રસંગો બે વાર આવે બાલકૃષ્ણલાલ ગોકુળ છોડીને મથુરામાં પધાર્યા છે ત્યારથી નંદ યશોદામાને નિદ્રા આવતી નથી ભૂખ લાગતી નથી આખી રાત જાગી દાદાની વાતો કરે દાદાનું સ્મરણ કરતા આંખમાં આંસુ આવે ને તો આનંદ થાય યશોદા માને અને એકવાર એવું લાગે કે કનૈયો મારા ગોદમાં જ બેઠો શ્રી કૃષ્ણના સ્મરણમાં એવા તન્મય બને આખી રાત નંદ યશોદા લાલાનું સ્મરણ કરતા જાગે છે એવમ નિશાસા પૂર્વતોર વ્યતીતા નંદસ્ય કૃષ્ણાનુચરસ્ય યમુનાજીના કિનારે વિદુર અને ઉદ્ધવજી મળ્યા છે આખી રાત કૃષ્ણ કથા કરી આખી રાત પ્રેમથી કૃષ્ણ કીર્તન કરે સૂર્ય ઉદય થયો ત્યારે ભાનમાં આવ્યા છે વિદુરજી રાત પૂરી થઈ યમુનાજીમાં સ્નાન કર્યું ભાગવતમાં એવું લખ્યું છે ઉદ્ધવજી મહારાજ મહાન જ્ઞાની છે ભગવત ભક્ત છે પણ એ સંધ્યા કરે છે એવું લખ્યું છે उद्धवोगा श्रुतान्विक મહાન જ્ઞાની ભક્ત છે સંન્યાદિક સત્કર્મ છોડ્યું નથી સંન્યાદિક સત્કર્મ છોડે તેને દેવો શાપ આપે છે એની બુદ્ધિ બગાડે છે મહાન જ્ઞાની ભક્ત છે સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે સંધ્યા કરે છે ગાયત્રી જપ કરે છે ઉદ્ધવજી વિદુરજીને વંદન કરીને કહ્યું છે હવે મારે બદ્રિક જવું છે તમે મને રજા વૈષ્ણવનો વિયોગ દુઃખ દુર્જનનો સંયોગ દુઃખ ઉદ્ધવજી જયારે જવા તૈયાર થયા છે વિદુરજીની આંખો ભીની થઈ તમે થોડા દિવસ અહીંયા રહી જાઓ મારે તમારું સન્માન કરવું છે હજી મેં તમારું જરાય સ્વાગત કર્યું નથી તમારા સત્સંગમાં મને બહુ લાભ થયો કૃપા કરો થોડા દિવસ અહીંયા તમે રહી ઉદ્ધવજીએ કહ્યું છે વિદુરજી હું કેવી રીતે અહીંયા રહું મારે જલ્દી બદ્રિકાશ્રમમાં જવું પ્રભાસમાં પ્રભુએ મને ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો અને મને કહ્યું કે તું હવે બદ્રિકાશ્રમમાં જા વિદુરજી વારંવાર વંદન કરે છે અને ઉદ્ધવજીને કહ્યું છે વૈષ્ણવો એ દયાના દરિયા જેવા હોય તમે બહુ દયાળુ છો થોડી મારા ઉપર દયા નહીં કરો પ્રભુએ તમને જે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો એ સાંભળવાની મને બહુ ઈચ્છા છે મને કથા સંભળાવો હું લાયક તો નથી પણ હું તમને શરણે આવ્યો હું વૈષ્ણવોનો દાસ વાંછા કલ્પતરુભ્યશ્ચ દયાસિંધુભ્ય એવ ચ પતિતાનામ વૈષ્ણવેભ્યો નમો નમઃ તમે થોડી દયા કરો તમને જે પ્રભુએ ઉપદેશ કર્યો એ સાંભળવાની મને બહુ ઈચ્છા છે હું લાયક તો નથી પણ હું ભગવાન નો આ જીવ લાયક નથી છતાં પ્રભુએ કૃપા કરીને એકવાર મને અપનાવ્યો છે હસ્તિનાપુરમાં આવ્યા હતા ને ત્યારે મોટા મોટા રાજાઓ એમને આમંત્રણ આપે કોઈ રાજાના ઘેર ગયા નહીં આ દાસની ઝૂંપડીમાં આવ્યા હું લાયક નથી પણ હું ભગવાનનો દાસ છું એકવાર કૃપા કરીને મને અપનાવ્યો છે મારી લાયકાતનો તમે વિચાર ન કરો તમને જે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો એ સાંભળવાની મને બહુ ઈચ્છા છે ઉદ્ધવજીએ સ્મિત હાસ્ય કર્યું છે અને કહ્યું છે વિદુરજી તમે ભલે એવું બોલો કે હું લાયક નથી આપ કોણ છો તે જાણું આપ કોઈ સાધારણ નથી મહાન હું તમને સારું લગાડવા માટે કહેતો નથી સાચું કહું બ્રહ્માસમાં વિરાજતા હતા ને ત્યારે ભગવાનને તમારું સ્મરણ થયું ભગવાનના મુખમાંથી આ શબ્દ નીકળ્યો હતો મને બધા મળ્યા પણ મારો વિદુર મને મળ્યો વિદુર મારો વિદુરના ઘરમાં મેં ભાજી ખાધી માલિક તો અતિ ઉદાર છે એ કોઈનું ઋણ રાખતા નથી એ વ્યાજ સાથે આપે વિદુરના ઘરમાં મેં ભાજી ખાધી છે તો મને યાદ આવે વિદુર મારો છે ભગવાન આવું બોલ્યા મને જયારે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો ત્યારે મૈત્રેય ઋષિ ત્યાં બેઠા હતા અને તે મૈત્રેય ઋષિને એવી આજ્ઞા કરી છે મારો વિદુર તમને કોઈ દિવસ મળે તો આ કથા વિદુરને તમે સમજાવો ભગવાનના મુખમાંથી વિદુરજી તમારા માટે મારો શબ્દ નીકળ્યો વિદુર મારો છે બીજું દિવસે જયારે સાંભળ્યું છે ત્યારે આંખમાં આંસુ આવે એ બોલાથી મેં કોઈ દિવસ બરાબર સેવા કરી નથી મેં કોઈ દિવસ પ્રભુનું ધ્યાન કર્યું નથી ભગવાનના નામનો મેં બરાબર જપ કર્યો નથી છતાં પ્રભુએ કૃપા કરીને આ પાપી જીવોને અપનાવ્યો છે એમનું નામ જ પતિત પાવન છે મારા જેવા પાપીને ન અપનાવે એમને પતિત પાવન કોણ કહેશે કોઈ દિવસ ભક્તિ કરી નથી છતાં પ્રભુએ કૃપા કરીને મને અપનાવ્યો છે વૈષ્ણવને ભક્તિમાં સંતોષ થતો નથી સંસારી જીવને ભોગમાં સંતોષ થતો નથી વિદુરજીએ ખૂબ ભક્તિ કરી છે પણ એમને એવું લાગે છે કે મેં કંઈ કર્યું જ નથી મારાથી કંઈ થયું જ નથી જેને ભક્તિમાં તૃપ્તિ થાય એની ભક્તિ બહુ કાચી છે વૈષ્ણવ તે છે કે જેને ભોગમાં સંતોષ થાય વૈષ્ણવને ભક્તિમાં સંતોષ થતો નથી મેં કોઈ દિવસ ભક્તિ કરી નથી વિષ્ણુજીના આંખમાં આંસુ આવ્યા પ્રભુએ મને આપનાર્યો ભક્તિની સમાપ્તિ ન કરો ભાગવતની કથા સાંભળો છો તમારાથી બને તો હવે આજથી ભોગની સમાપ્તિ કરો બહુ સુખ ભોગવ્યું મને શાંતિ મળી નથી મેં ભોગની સમાપ્તિ કરી વૈષ્ણવ તે છે કે જે ભોગની સમાપ્તિ કરે છે વૈષ્ણવ કોઈ દિવસ ભક્તિની સમાપ્તિ કરે નહીં વિરોધ પ્રેમ વિવહર વિદુરજીના હાથમાં શું આવ્યા પ્રભુએ મને અપનાવ્યો ભગવાનનો ભગવાને હું બોલ્યા કે વિદુર મોર મોર સબ કોઈ કહે બંધુ મચાવત છો મોર પંખ વાલે પ્રભુ કહું નાથ અબ મો મંદિરમાં ઘણા જાય છે ભગવાનને કહે છે ત્વમેવ માતા છે પિતા ત્વમેવ તમે મારા માતા પિતા છો સર્વસ્વ ભગવાન ગાલમાં ધીરે ધીરે હશે ત્યાં કેવું બોલે તારું સર્વસ્વ શું છે તે બધું જાણું છું હું તને ઓળખું છું મંદિરમાં જઈને ભગવાનને કહે છે તમે મારું સર્વસ્વ હું તમારો છું પણ ઘેર ગયા પછી બધું ભૂલી જાય છે બબલાની માને કે છે તું મારી છું હું તારો મૂર્ખાને બોલતા શરમ આવતી નથી મંદિરમાં જે ભગવાનનો હતો એ ઘેર ગયા પછી સ્ત્રીનો અને પુરુષનો થઈ જાય ભગવાન તેથી જલ્દી કોઈને કહેતા નથી કે તું મારો છું જેને ભગવાન એકવાર કહે કે તું મારો એનો બેડો પાર છે પ્રભુને રોજ મનાવો ભગવાનની ખુશામત કરો પ્રભુને કહેજો કે એકવાર તમે એવું બોલો કે તું મારો છે હું શરણે આવ્યો પ્રભુએ મને અપનાવ્યો છે વિદુરજી મને જયારે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો ત્યારે મૈત્રે ઋષિ ત્યાં બેઠા હતા અને તે મૈત્રે ઋષિને એવી આજ્ઞા થઈ છે મારા વિદુરને આ કથા તમે સંભળાવો તમે ગંગા કિનારે જાઓ ત્યાં મૈત્રે ઋષિ વિરાજેલા છે ઉદ્ધવજી બદ્રિક આશ્રમમાં ગયા છે વિદુરજી શ્રી યમુના મહારાણી માને વંદન કરી ત્યાંથી હવે ગંગા કિનારે જાય છે શ્રી યમુનાજી ભક્તિ આપે છે શ્રી ગંગામાં જ્ઞાન અને વૈરાગ્ય આપે જ્ઞાન વૈરાગ્યથી જ ભક્તિ દૃઢ થાય માનવ ભક્તિ કરે છે પણ ઘણા ભાગે દુઃખમાં ભક્તિ કરે છે એને બહુ સુખ મળે ને બહુ સંપત્તિ મળે ને તો એ ભગવાનને ભૂલે છે ભક્તિમાં જ્ઞાન વૈરાગ્યનો સાથ હોવો સંસારનું કોઈ પણ સુખ બે ચાર મિનિટથી વધારે તકતું જ નથી સંસારમાં સુખ મળે ને તો રાજી થવા જેવું નથી સંસાર ખોટો છે તો સંસારનું સુખ પણ ખોટું જ છે એ ટકશે નહીં ભક્તિમાં જ્ઞાન વૈરાગ્યનો સાથ હોવો જોઈએ જ્ઞાન વૈરાગ્ય વિનાની ભક્તિ વાંઝણી છે શ્રી ગંગામાં જ્ઞાન અને વૈરાગ્ય છે દ્વારિદ્યુનદ્યારુષભ પુરૂણામ मैत्रेयमासीनमगाधबोधम् सत्तोपसृत्याच्युतभावशुद्धः संशील्यगुणाभितृप्तः सुखाय कर्मान् करोति लोको न तैः सुखम् वान्यदुपारमम् वा निन्देत भूयस्तत एव दुःखम् यदत्र युक्तम् भगवान् वदेन्नः શ્રી ગંગા માને સાષ્ટાંગ વંદન કરી ગંગાજીમાં સ્નાન કરીએ ગંગા કિનારે ચાલે છે ત્યારે ગંગાજીના પથ્થરમાં પગ મૂકતા સંકોચ થાય વિદુરજીનો અભિમાન મરી ગયો મને એવું લાગે છે આ પથ્થર મારા કરતા શ્રેષ્ઠ જેનો અભિમાન મરે છે એનો છેલ્લો જન્મ હોય જેનું હૃદય સર્વકાળ દીન બને છે દીનતા કાયમ તકે છેલ્લો જન્મ છે સમર્થ સદગુરુ રામદાસ સ્વામીએ દાસગોધમાં છેલ્લા જન્મના કેટલાક લક્ષણ બતાવ્યા જેના બુદ્ધિમાંથી કામ નીકળી જાય એનો છેલ્લો જન્મ કામ શરીરમાંથી નીકળે છે ઇન્દ્રિયોમાંથી નીકળે છે પણ કામ બુદ્ધિમાં ઘર કરીને સૂતેલો રહે છે બુદ્ધિમાં સૂતેલો કામ બીજા જન્મમાં જાગે છે હું પતિ હું પત્ની કામ બુદ્ધિમાંથી નીકળતો નથી તેથી સંસ્કૃત ભાષામાં કામને હૃદય કે છે રુધિ શેતે ઇતિ હૃત્સયા એ બુદ્ધિમાં સૂતેલો રહે છે ફરીથી જાગે છે જેના બુદ્ધિમાંથી કામ નીકળી ગયો છે સમજવું એનો છેલ્લો જન્મ છે શ્રી કૃષ્ણ પ્રેમમાં જેનું હૃદય પીગળેલું રહે આંખ જ્યાં જાય ત્યાં પ્રભુનું સ્વરૂપ દેખાય એનો છેલ્લો જન્મ છે વિરુજીનો આ છેલ્લો જન્મ હતો ગંગાજીના પથ્થરમાં પગ મૂકતા સંકોચ થાય છે આ ગંગાજીના પથ્થર મારા કરતા શ્રેષ્ઠ છે મૈત્રેય જેવા મહાપુરુષો ગંગાજીમાં સ્નાન કરી નારાયણનું સ્મરણ કરતા કરતા ચાલે અને ત્યારે આ પથ્થરને સંતોના ચરણની રજ મળે છે હું પથ્થર કરતા હલકો છું મારું હૃદય બહુ કઠણ છે હજુ પરમાત્માને મળવાની તીવ્ર ઈચ્છા મને થતી નથી ખરને વંદન કરે મૈત્રેય સ્વામીના આશ્રમમાં વિદુરજી આવ્યા સૌશીલ્ય ગુણાભિતૃપ્તા મૈત્રેય ઋષિને વંદન કરે છે મૈત્રેય ઋષિએ વિદુરજીનું સ્વાગત કર્યું છે પધારો પધારો સુંદર આસન આપ્યું તમે ભલે મને માન આપો સાષ્ટાંગ વંદન કરો પણ હું તમને ઓળખું છું આપ મહાન પુરુષ છો એક દિવસ તો એવો આવે છે કે બધા જીવ તમારા આગળ હાથ જોડીને ઉભા રહે તમે યમરાજાનો અવતાર છો માંડવ્ય ઋષિનો શાપ થયો માંડવ્ય ઋષિ ગંગા કિનારે નારાયણનું સ્મરણ કરતા હતા રાજમહેલમાં ચોરી કરીને કેટલાક ચોર નાસી ગયા પીપળીઓ દોડે છે ચોર ગભરાયા અને માંડવ્ય ઋષિના આશ્રમમાં ચોરીનો માલ ફેંકી દીધો સિપાહીઓને ઋષિના આશ્રમમાં ચોરીનો માલ મળ્યો સિપાહીઓએ વિચાર કર્યો કે આ ચોરનો સરદાર લાગે અહીંયા બેઠો બેઠો બધું વાંચે છે પકડો એમ માંડવી ઋષિને પકડ્યા છે ચોર સાથે એમને પકડીને લઈ ગયા છે રાજાએ કઈ વિચાર કર્યો નહીં અને હુકમ કર્યો બધાને સૂર્ય ચડાવ્યો બીજા ચોર તો મરી ગયા પણ માંડવ્ય ઋષિ સુળીના હાનીમાં ચોવીસ કલાક બેસી રહ્યા સુળીનો પ્રવેશ એમના શરીરમાં થયો જ નહીં ત્યારે રાજાને ખાતરી થઈ આ ચોર નથી સંત છે ક્ષમા માંગી ઉતારે છે માંડવ્ય ઋષિએ કહ્યું તને ક્ષમા આપું છું પણ યમરાજાની હવે હું ખબર લેવા જઉં જે પાપ કરતો નથી એને યમરાજાની પણ બીક લાગતી નથી પાપ કરનારી બીકણ હોય પાપની જ બીક હોય જેને પાપ કર્યું નથી એને તો યમ પણ બીક લાગતી નથી યમરાજ મને શું કરશે મેં કોઈ દિવસ પાપ કર્યું નથી યમપુરીમાં ગયા છે યમરાજાના બે સ્વરૂપ છે પાપીના માટે યમરાજ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે અને પુણ્યાત્મા વૈષ્ણવના માટે યમરાજ અતિ શાંત અને સૌમ્ય છે માંડવ્ય ઋષિ યમપુરીમાં આવ્યા છે યમરાજાએ સ્વાગત કર્યું આસન આપ્યું છે મહારાજ વિરાજો આસન તમારી હું શું સેવા કરું તમારી મારે પૂજા કરવી માંડવ્ય ઋષિએ કહ્યું કે આજે તારી પૂજા લેવા આવ્યો નથી હું તારી આજે બરાબર ખબર લેવા આવ્યો મને સૂર્યએ કેમ જણાવ્યો મેં પાપ કર્યું નથી યમરાજાના ઘરનો વેપાર ધંધો બહુ મોટો છે લાખો જીવોને સજા થાય કોઈ કોઈ વખત ભૂલ પણ થઈ જાય મહારાજાના રામે ચોપડામાં કોઈ પાપ જમા નથી અને ભૂલથી સજા થઈ આજે યમરાજ પણ ગભરાયા છે કદાચ મને સજા કરશે માંડવ્ય ઋષિને કહ્યું કે માણસ તમે ત્રણ વર્ષના હતા ત્યારે પતંજના પેટમાં કાંટો માર્યો તેની આ સજા થઈ માંડવ્ય ઋષિએ કહ્યું કે ધર્મશાસ્ત્રનો નિયમ છે પાંચ છ વર્ષ સુધી બાળક અજ્ઞાન દશામાં હોય અજ્ઞાનમાં જે કંઈ પાપ કરે એની સજા થોડી મા બાપને થાય અજ્ઞાનમાં બાળક જે પાપ કરે એની થોડી સજા એને સ્વપ્નમાં થાય પાપ એ ભોગવવું જ પડે છે પુણ્ય ભોગવવાની ઈચ્છા ન હોય તો પુણ્ય એ કૃષ્ણાર્પણ થઈ શકે છે પણ પાપ એ કૃષ્ણાર્પણ થાય કોઈ સારું કામ કરે ને તો સરકાર એને બક્ષિસ આપે પછી પેલો હાથ જોડીને સરકારને બક્ષિસ પાછું આપે મારે કંઈ લેવું નથી આનો સદુપયોગ થાય કોઈ બક્ષિસ પાછું આપે ને તો સરકાર લેવા તૈયાર પણ કદાચ કોઈએ મોટો ગુનો કર્યો અને સરકાર એને સજા કરે પછી પેલો ગુનેગાર હાથ જોડીને બોલે કે મને આ સજા થઈ છે પણ આ સજા હું સરકારને સાદર સમર્પણ કરું છું અને સજા સમર્પણ થાય નહીં બક્ષીસે સાદર સમર્પણ થાય પુણ્ય કૃષ્ણાર્પણ થઈ શકે પાપે કૃષ્ણાર્પણ થાય જ નહીં પાપે ભોગવવું જ પડશે કોઈ ભગવાનને પાપ આપવા જાય તો ભગવાન જલ્દી પાપ લેતા નથી કેટલાક લોકોનો નિયમ હોય છે સાયંકાળે ઘેર જતા પહેલા મંદિરમાં દર્શન કરવા જાય અને મંદિરમાં ભગવાનને હાથ જોડીને કહે છે કાયન વાચા મનસેન્દ્રિયૈર્વા સવારથી અત્યાર સુધી બજારમાં જે કંઈ કાળું ધોળું કર્યું તે બધું નારાયણાએ કે સમર્પયામી હું તમને અર્પણ કરવા આવ્યો છું ભગવાન કે કેવો ગટ્યો છે પાપ મને અર્પણ કરવા આવ્યો છે કાયન વાચાનો અર્થ એ છે કાયા વાણી મનથી જે પુણ્ય કર્મ થયું હોય એ નારાયણાએ સમર્પય છે એ ભગવાનને અર્પણ થાય પાપે ભગવાનને અર્પણ થાય નહીં અને કોઈ પાપ અર્પણ કરવા જાય તો ભગવાન લેતા પણ નથી પાપે ભોગવવું જ પડે છે પાપનો નાશ ભોગથી જ થાય જાણીને પાપ કરે કે અજાણતા પાપ કરે સ્વ ઈચ્છાથી પાપ કરે કે પરેચ્છાથી પાપ કરે પાપનો નાશ ભોગથી જ થાય લાકણા ઊંટનો હું હતો ત્યારે પતંગાના પેટમાં કાંટો મારેલો એ પાપની સજા સ્વપ્નમાં કરવી જોઈએ તો જાગૃત અવસ્થામાં મને સજા કરી છે પરમાત્માના પવિત્ર ન્યાયાસનમાં હવે બેસવા લાયક નથી ભરતખંડનો માનવ ન્યાયાધીશને પણ સજા કરી શકે યમરાજ ન્યાયાધીશ છે યમરાજ કોઈ સાધારણ નથી મહાન દેવ છે મહાન દેવ ભૂલ કરે તો એ માનવ થાય અને માનવ મોટી ભૂલ કરે તો બીજા જન્મમાં ચાર પગવાળો થાય માનવનો જન્મ દેવ થવા માટે તમે કદાચ દેવ ભલે ન થાવ એવું પાપ ન કરો કે બીજો જન્મ પશુ ન મળે જે બહુ પાપ કરે છે તે બીજા જન્મમાં પશુ થાય હિમરાજ એ મોટા દેવ છે ભૂલ થઈ છે માંડવ્ય ઋષિએ શાપ આપ્યો કે હવે તું દાસી પુત્ર થઈ તે યમરાજા વિદુરજીના સ્વરૂપે પ્રગટ થયા હું આપને ઓળખું વિદુરજી હવે સાવધાન હવે ભૂલ થાય ને તો હું પશુ થઈ વિદુરજી બહુ સાવધાન છે મૈત્રેય ઋષિએ કહ્યું છે પ્રભુની મને આજ્ઞા થઈ મારો વિદુર મળે તો વિદુરને તમે ઉપદેશ કરો વિદુરજી તમારે શું સાંભળવું તમે મને પ્રશ્ન કરો તો હું કથા સંભળાવું વિદુરજીએ પ્રશ્ન કર્યો છે આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય ભગવાન આ જગત શા માટે બનાવે તો મને બરાબર સમજાવો જગતની ઉત્પત્તિ ભગવાન કરે છે તેથી જ આ જીવ દુઃખી થાય ભગવાન જગતની રચના જ ન કરે તો જીવને ક્યાં દુઃખ થવાનું ભગવાન આ જગત શા માટે બનાવે તમે કહેશો કે ભગવાનની આ લીલા છે પ્રભુની લીલા થાય પણ જીવ દુઃખી થાય જગતની ભગવાન રચના ન કરે તો જીવ દુઃખી થાય એને જગત પ્રભુએ શા માટે બનાવ્યું તે મને સમજાવો જગતની ઉત્પત્તિ કેવી રીતે ભગવાન કરે છે તે મારે જાણવું છે એને રાક્ષસો રસાતળમાં લઈ ગયા છે એ સમયે બ્રહ્માજી આદિ નારાયણ પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા આ ધરતીને કોણ બહાર કાઢશે પરમાત્માનું ધ્યાન કરતા હતા અને તે સમયે બ્રહ્માજીને એકદમ છીક આવી ત્યારે નાસિકામાંથી અંગુષ્ઠ પરિમાણ વરાહનારાયણ ભગવાન પ્રગટ થયા ધીરે ધીરે વરાહનારાયણે સ્વરૂપ વધાર્યું છે વરાહનારાયણ ગર્જના કરી છે વસાતા પાતાળમાં ગયેલા ધરતીને બહાર લઈ આવે છે ત્યારે રસ્તામાં હિરણ્યાક્ષ નામનો રાક્ષસ મળ્યો લીલામાં પ્રભુએ તે હિરણ્યાક્ષને માર્યો પૃથ્વીની સ્થાપના જળમાં કરી છે મનુ મહારાજને પૃથ્વીનું રાજ આપ્યું છે અને કહ્યું કે રાજાની ગાદી એ પ્રજાને રાજી કરવા માટે બધાને સુખી કરો મનુ મહારાજને પૃથ્વીનું રાજ આપ્યું અને વરા ભગવાન વૈકુંઠ ધામમાં પધાર્યા છે બહુ સંક્ષેપમાં વરાનારાયણની કથા સંભળાવી તે વિદુરજીને સંતોષ થયો નિશમ્ય કૌશારવિણોપવર્ણિતામ હરે કથામ કારણસુકરાત્મન પુનશ્ચ પપ્રચ્છતમુદ્યતાંજલિ ન ચાતિ તૃપ્તો વિદુરો ધૃતૌ વિદુરજીને સંતોષ થયો નહીં આપે કથામાં બહુ સંક્ષેપ કર્યો આ હિરણ્યાક્ષ કોણ હતો જે સૃષ્ટિના આરંભમાં પરમાત્મા સાથે યુદ્ધ કરવા ગયો ધરતી રસાતળમાં ડૂબી ગઈ હતી એટલે શું થયું હતું આ બધી કથા વિસ્તારપૂર્વક અને રહસ્ય સાથે સેવા કરવાની બહુ ઈચ્છા છે એક અધ્યાયમાં હિરણ્યાક્ષના પૂર્વજન્મની કથા કરી છે પછીના અધ્યાયોમાં વરાહનારાયણનું ચરિત્ર આવે છે સુખદેવજી મહારાજ પરીક્ષિતને મૈત્રેય સ્વામી વિદુરજીને આ કથા સંભળાવે વિદુરજી શ્રવણ કરો કશ્યપ ઋષિ અગ્નિહોત્રી તપસ્વી બ્રાહ્મણ છે સાયંકાળનો સમય હતો અને કશ્યપ ઋષિ અગ્નિમાં હોમ કરવાની તૈયારીમાં હતા અને તે સમયે કશ્યપ ઋષિના ધર્મપત્ની દીતિએ સુંદર શૃંગાર કર્યો છે ઋષિ પાસે આવે છે અને કયું કામ મને ત્રાસ આપે છે મારી ઈચ્છા પૂર્ણ કરો કશ્યપ ઋષિ દીતિને સમજાવે છે તમે શું બોલો છો તમે આવું બોલો એ ઠીક નથી પ્રભુ પાસે દીવો કરો અને ભગવાનને કહેજો કે મારા અંદર અજવાળું થાય એવી કૃપા કરો દીવાની જરૂર ભગવાનને નથી પરમાત્મા તો પ્રકાશમય છે માનવને જીવાની જરૂર છે માનવના મનમાં અંધારું આવે વાસના એ જ અંધકાર અજ્ઞાન એ જ અંધકાર છે તમે પ્રભુ પાસે દીવો કરશો તો તમને લાભ થશે સાયંકાળે બહાર રખડવું નહીં કેટલાક લોકોને તો એવી કૂટે હોય છે બરાબર સાયંકાળે તાળું વાસીને ભટકવા જાય સાયંકાળે બહાર ફરે એની બુદ્ધિ બહુ બગડે સાયંકાળે પ્રભુ પાસે દીવો કરો હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુના નામનું કીર્તન કરો ભગવાનને કહેજો મારા મનમાં અજવાળું કાયમ રહે એવી કૃપા કરો કશ્યપ ઋષિ દીતિને સમજાવે છે આ સાયંકાળનો સમય છે તમે શું બોલો છો આ યોગ્ય નથી આ સાયંકાળે ભગવાન શંકરની પૂજા થાય સાયન કાળને પ્રદોષ કે છે પ્રદોષ શિવ પૂજન જ્ઞાની પુરુષો મહાત્માઓ શંકર ભગવાનની પૂજા કરે શિવ જ્ઞાન સ્વરૂપ છે શિવ સમાન કોઈ નથી શિવજીથી મોટો કોઈ થઈ શકે જ નહીં નિરસ્ત સામ્યા સ્વયં પિશાચ ચર્યામ પિશાચર્યામ અચરત ગતિષ્યતામ ભાગવતમાં વર્ણન કર્યું છે ભગવાન શંકર સમાન કોઈ નથી શિવથી શ્રેષ્ઠ કોઈ થઈ શકે નહીં નિરસ્ત સામ્ય અતિશયોપી યત સ્વયં શિવ દેવોના દેવ છે બધા જ ભગવાન શંકરની પૂજા કરીને મહાન થયા છે સાયંકાળે શિવ પૂજન થાય છે કશ્ય ઋષિ દીતીને સમજાવે છે આ પવિત્ર સમયે અને તમે આ શું બોલો છો શિવજી મહારાજ તને મને સજા કરશે બ્રહ્માદિક દેવો પણ શિવજીની મર્યાદાનું પાલન કરે છે શિવજીની આજ્ઞામાં રહે છે શિવ પૂજન કરીને જ બધા મહાન થયા છે કશ્યપ ઋષિ રીતિને સમજાવે છે ભગવાન શંકર શ્રીઅંગમાં ભસ્મ ધારણ કરે છે શિવજી મહારાજ જગતને વૈરાગ્યનો બોધ આપે છે એક વૈષ્ણવે શંકર દાદાને પૂછ્યું હતું તમે ભસ્મ કેમ લગાવ્યો છે શિવજીએ કહ્યું હું જગતને બોધ આપું છું શરીરે ભસ્મ છે લોકો શરીરને બહુ પંપાળે છે મર્યાદા છોડીને શૃંગારે છે શરીરનું સુખ એ જ મારું સુખ છે એવું સમજે આ શરીર તો ભસ્મ છે ભસ્માંતમ શરીરમ આ શરીરનો થોડો વિચાર કર્યો ને તો વૈરાગ જાગે અંદર તો રુધિર માંસ અને હડકાઓ છે એક પાતળી ચામડી છે એને ઢાંકી દીધું છે ચામડીનો જ મોહ થાય આ ચામડી ઉખડી જાય અંદરનો મસાલો બહાર આવે ને તો જોતા એ ઘૃણા આવે એવું છે શરીર સુંદર નથી આત્મા સુંદર આત્મ સૌંદર્યના લીધે શરીરમાં સુંદરતા ભાસે છે આ શરીર તો ભસ્મ છે રાજાનું શરીર હોય કે રંકનું શરીર હોય એક દિવસ સ્મશાનમાં જવાનું છે સ્મશાન એ જ્ઞાન ભૂમિ છે ભગવાન શંકર સ્મશાનમાં વિરાજે સ્મશાને ક્રીડા स्मरारपिशाचा सहचराः चिताभस्मालेपः स्रगपि नृतरोटी परिकरः अमङ्गल्यम् शीलम् तव भवतु नामैवमखिलम् तथापि स्मर्तॄणाम् वरद परमम् मङ्गलमसि શિવ મંગલમય શિવજીએ કામને બાળીને ભસ્મ કર્યો એકવાર કામદેવ શિવજી પાસે ગયો હતો શિવજીએ આંખ ઉગાડીને જોયું તે બળીને ખાખ થયો શિવજીને કામનો સ્પર્શ થતો નથી તેથી ભગવાન શંકરનું બધું જ મંગલમય છે શિવજી મહારાજ જગતને વૈરાગ્યનો બોધ આપે છે આ શરીર ભસ્મ છે સ્મશાને ભૂમિ છે સ્મશાનમાં જ્ઞાન પ્રગટ થાય તમારે જ્ઞાની થવું હોય તો સ્મશાનમાં રહેવાની કઈ જરૂર નથી પણ દિવસમાં બે ચાર વાર સ્મશાનને યાદ કરો જે શરીરને હું બહુ પંપાળું છું શરીરનું સુખ એ મારું સુખ છે એવું સમજુ છું એ શરીર એક દિવસ સ્મશાનમાં જવાનું છે સ્મશાનને ભૂલશો નહીં આ શરીરે ભસ્મ છે જગતને બોધ આપવા માટે ભગવાન શંકર શ્રીઅંગમાં ચિતા ભસ્મ ધારણ કરે કશ્યપ ઋષિ દીતીને સમજાવે છે આ સમયે તો ભગવાન શંકરની પૂજા કરવાની હોય તમે શું બોલો છો નીતિને તે ગમતું નથી વિતિ કામાંધ મોહાંધ થયા છે દુરાગ્રહ કરે છે કામે બહુ બળવાન છે કામ અંદર આવ્યા પછી જ્ઞાન ટકતું નથી કામ અંદર આવ્યા પછી વિવેક વહી જાય છે કશ્યપ ઋષિ દીતિને સમજાવે છે પણ દીતિ માનતા જ નથી કામને અંદર આવવા દેશો નહીં કામ અંદર આવ્યા પછી તો જ્ઞાન ટકવાનું નથી એ પતન કરીને જ બહાર નીકળે છે એવું સાદું સાત્વિક જીવન ગાળો કે કામ અંદર આવે જ નહીં દીતિ કામાં અંધ થયા છે દીતિએ તે કઈ માન્યું નહીં દુરાગ્રહ કર્યો દીતિના દુરાગ્રહને કશ્યપ ઋષિ સંમત થયા દીતિ સગર્ભા છે કશ્યપ ઋષિ સ્નાન કરીને ધ્યાન કરે સગર્ભા દીતિને પાછળથી પસ્તાવો થયો મેં ભૂલ કરી કશ્યપ ઋષિએ કહ્યું કે સમય સારો નહોતો મારું મન પણ અશાંત હતું તે બહુ દુરાગ્રહ કર્યો મને એવું દેખાય છે તારા પેટમાં બે રાક્ષસો આવ્યા અને તે જગતને બહુ રડાવશે બહુ ત્રાસ આપશે અને ત્યારે પરમાત્મા પ્રગટ થશે અને તારા બાળકોને મારશે દ્વિતીય સંતોષ માન્યો છે કે મારા બાળકને ભગવાન મારશે એટલે બાળકોને ભગવાનના દર્શન થશે ને કે દર્શન થશે નીતિ પછી તો શિવજીની પૂજા કરે છે ક્ષમા માગે છે પતિદેવની સેવા કરી છે એક દિવસ કશ્યપ ઋષિ પ્રસન્ન થયા અને કહ્યું કે દેવી તમારા બે બાળકો તો રાક્ષસ થશે પણ તમારા પુત્રનો પુત્ર તમારો પૌત્ર મહાન વૈષ્ણવ થશે નીતિ આજી થયા મારા બે બાળકો ભલે રાક્ષસ થાય પણ એમનો પુત્ર મહાન વૈષ્ણવ થશે વૈષ્ણવ તે છે જે એકલો ભગવાનની સેવા સ્મરણ કરે વૈષ્ણવ કહેવાય મહાન વૈષ્ણવ તે છે જેના સંગમાં આવેલા લોકોને પણ ભક્તિનો રંગ લાગે તમે ભક્તિ એવી રીતે કરો કે તમારા સંગમાં જે આવે ને એને પણ ભક્તિ કરવાની ભાવના જાગે ઘરમાં એક ડોસી ચા પીનારી હોય ને તો ધીરે ધીરે ચાનો પણ વંશ વધવા લાગે છે વ્યસની માનવની એવી ટેવ હોય છે મારા જેવું વ્યસન બીજાને લાગે તો સારું તમારી ભક્તિ સાચી હશે તો તમારા સંગમાં જે આવશે એને પણ ભક્તિ કરવાની કંઈક ભાવના જ જાગશે પ્રહલાદજી મહાન વૈષ્ણવ થશે દીતિ રાજી થયા છે ઘણા દિવસ દીતીએ પેટમાં ગર્ભ ધારણ કર્યો છે નાના બાળકો જગતને ત્રાસ આપવાના છે એમનો જન્મ જલ્દી ન થાય તો સારું ઘણા દિવસ ગર્ભ પેટમાં રાખ્યો છે દેવોને ચિંતા થઈ કે દીતીના પેટમાં કોણ આવ્યા છે હજુ એ બહાર આવતા નથી દેવો બ્રહ્મલોકમાં ગયા છે બ્રહ્માજીને પૂછે છે આ દીતીના પેટમાં કોણ છે બ્રહ્માજી આંખ બંધ રાખીને ધ્યાન કરવા લાગે નારાયણનું સ્મરણ કરે છે ત્યારે બ્રહ્માજીને ભગવાનની એક એક લીલાના દર્શન થયા છે અમારા પ્રભુની લીલા છે ભગવાનની લીલા જગતના કલ્યાણ માટે હોય દીકરીના પેટમાં કોણ આવ્યા છે તે મને આવડે ખબર પડી બ્રહ્માજી દેવોને આ કથા સંભળાવે મારા માનસ પુત્ર સનત સનંદન સનાતન અને સનત કુમાર આ ચાર બાળકોને પ્રવૃત્તિ ધર્મ ગમ્યો નથી પ્રવૃત્તિ ધર્મનું ફળ છે કામ અને નિવૃત્તિ ધર્મનું ફળ છે પરમાત્મા સનત કુમારે નિવૃત્તિ ધર્મના આચાર્ય થયા પ્રવૃત્તિ